સારું બોલ્યા ગયા હતા આ રેકર્ડ બધી બોલી રહી તમે જોતા આ રેકર્ડ બોલ્યા કરે છે અને હું એનો જ્ઞાતા ભક્તા જ્ઞાતા ભક્તા હા મારા એટલે એ જ્ઞાની બુદ્ધિ પાસે જીવ ભગવાને કહ્યું મોક્ષ કેવો છે મોગ સહજ છે સુગમ છે અનુભવની સાથે જવું છે કરવું જોઈએ સહજ છે સુગમ છે સુલભ છે સુલભ છે જ્ઞાની પુરુષો લાખો વર્ષથી હોતા નથી સંત પુરુષો હોય તે શ્રમિક માર્ગના જ્ઞાની હોય તે શ્રમિક માર્ગના એટલે સ્ટેપ બાય સ્ટેપ લઈ જનાર જિંદગીને ચડાવે એ પોતે છે પણ સંપૂર્ણ અંદાજની કોપ થોડા મોત પ્રાપ્ત થઈ જાય છે સુગમ તો પછી દુર્લભ હોય નહીં જે મોટના દાતા છે મોટનું દાન આપવાના છે એ જે તરણ તારણ થઈને આપણે એ દુકાન એ મહા મહા પુણ્યનો એ બુદ્ધિ બહુ કામ ઉત્પન્ન થવા માટે એમને ઉત્પન્ન થતી એ બે જાય નહીં જે વાસ્તવિકતા જગત ના લક્ષ્મણ બધી કોઈ કાળે લક્ષ્મણ જયારે એવા જ્ઞાનીઓ થઈ ગયા તે લક્ષમાં આવ્યું પણ જ્ઞાનીઓ લક્ષમાં આવ્યું પણ જ્ઞાનીઓ જે બધા લોકોને પણ લોક પણ લક્ષમાં નથી અમુક માણસો લક્ષે ગયા તે જ્ઞાનીઓને પુકારી થયા ગયા વાત સમજાઈ નથી આ જૈનો ના ચાર વેદ ને આપણા ચાર વેદ એ બુદ્ધિથી પર થયેલા પોતે જ પુસ્તકમાં જેટલું બુદ્ધિ હોય એટલું બુદ્ધિ બરાબર આગળ ઉતરી શકે નથી એટલે કે છે અને એ લક્ષણ છે શ્રુતિ એટલા માટે કહેવાય ને હા કરવાનું છે એનું વર્ણન કરી શકાય એવો શબ્દ નથી માટે ધીસ ઇઝ નોટ ધેર સાહેબ જ્ઞાની પુરુષ એટલા પોતે છે કારણ કે શબ્દોથી વર્ણન થાય એવું નથી અલગ તબિયત છે અવર્ણનીય છે અને એ જ આત્મા પરમાત્મા શબ્દાતીત છે શબ્દાત છે અનંત ગુણનું ધામ છે વાસ્તવિક ભૂમિકા બહાર બોલાય નહીં જ્ઞાની પુરુષ ની એટલા માટે પબ્લિકમાં માણસ કશું ના બોલાય શ્રમિક માણસ છે કાંઈ શ્રમિક એક એક ગયો વ્યંજન તેને થાય અબજો પર કે આ લોકોને ઘરે ખરે સંતોષ કરે માર્ગના ઘઉંનો બીજો એક માર્ગ જુએ એ માર્ગ કાયમનો નથી થોડો ટાઈમ લાગે એ અક્રમ માર્ગ કહેવાય શું કે અક્રમ અક્રમ એટલે લિફ્ટ માર્ગ હા લિફ્ટ હા તે આ અક્રમ માર્ગ છે અક્રમ સંભવ નહીં કરવાનું નહીં જ્ઞાની બહુ પૂરા જાતે કરી કર્યું છે મારા બાપ ની રોડ છે એટલે કાંઈ ના બોલાય એની પણ હાથ હોય બધે વાસ્તવિક ના બોલાય વાસ્તવિક વ્યવહારમાં ના બોલાય સત્ય ના બોલાય લગ્ન સત્ય મારા બાપ ની બોલે તો ના દેખાય સિત્તેર માજી જતો હોય ને સિત્તેર માજી આમ વાંકો થઈને જતો હોય આમ પછી માજીને જોડે જોડે આપણે ઘેર જઈએ પછી આપણે જોડે બેઠા પછી પાણી આપો છે માજી કે તું ગળ્યા એવું તમને ઓછી કરે તે મજા હું ઓછી થઈ નથી <laughs> આપણે કઈ માજી પાણી કરો કેવું થશે વાસ્તવિક મૂળ બાબત હોય છે જીવતો ઘેર ના જાય ઘેર ના જ ના જાય વ્યવહારમાં વાસ્તવિકતા ના બધું કરવા પાણી આપો કહેવાય લગ્ન મને કહ્યું છે પૂછડું થઈ એમને દાખલો વાગ્યો બાર પૂછતા હતા એમને દાખલો વાગ્યો બે વાર આવ્યું હતું એક જણ પાસે લોસ નહીં લઉં લોસ નહીં લઉં તો ચાર ના ભેગા કરી નહીં લેતો કર્યા હોય સાહેબ આમ આડા એવું કહેતો કે આમ લોકોને કહેતા હોય તો અમને દોષો થઈ શું કહેતા અમને દોષો થયું છે અને આપણે દોષા કહે કરીએ એટલે આપણા પ્રચલિત રીધિ કાકા કેમ થયો કાકા કહે ચિંતા નથી આ બધી બહુ ભોજગડ આ રહી ગયું તે રહી ગયું આ થયું તે રહી ગયું એ બધાની ચિંતા એ લઈ જાય ના ના મુકેશ લઈને જાય છે અને આ લોક ને ગયા પછી ચિંતા થાય છે હોય છે પણ ઓલી ચિંતા નથી હોતી નવું છે તો જો મજબૂત હોય તો પાછા પાછા કરવાની તૈયારી કરે હોય તો મજબૂત થાય ભૂલો પડે મદદ કરવું ભૂલો પડે મદદ કરવું દસ છ ઓગણીસો સિત્તેર મહાત્મા બાબુભાઈ ને ત્યાં વડોદરા એક જગ્યાએ આ સાસુ બાસુ કઈ જાણતા ના હોય અને જીવો બધા હોય તો એ બધા ધીમે ધીમે ધીમે ઉઠો મને જ થયા કરે આ ગાળનાથી ડખલ કરીને બધો ઉતાર બધા એવું નથી કેવું એમનું આજુબાજુ મોટા પછી કહી દેતા આ પછી આ જાણવાથી વિકલ્પો કરીને અબજો અવસર બગાડે છે બધા જાણ્યા વગર એવું જ ના પડે અહીં જન્મ્યા એટલે પેલો પેલો પેલા વાત કરે પેલો પેલા વાત કરી વાત કરીને મારે સૂચણા કરી કરીને બધું ખરાબ કરી નાખ્યું સ્વભાવે ઉર્ધ્વગામી છે ઉર્ધ્વગામી એટલે કેવો કે ભલે એને દેહનો આ બધો રોગ ચોટ્યો હોય તો પણ કેવો કે એક એક સુગડું હોય ને સુગડું દુધિયાનું એની ઉપર સાયન્ટાઇડ એક સાકરનું કોટિંગ કર્યું હોય ફળનું કોટિંગ થાય એક જાડું અને પછી ત્રણ દરિયામાં નાખ્યું હોય તને સર પડે ને હા એટલે પહેલું વજનથી ડૂબી જાય વજનથી પેલું સાકરનું કોટિંગ આવ્યું નહીં એટલે પેલું કોટિંગ વજન પેલા પાણી કરતાં વધારે વધારે છે બાદ ડૂબી જાય પણ પછી જતે જેમ જેમ આકળ અગતી જાય <laughs> જેમ જેમ આકળ અગતી જાય આ તો હવે હવે રહેશે જ નહીં અને એકદમ અગડી જાય નહીં ધીમે ધીમે ધીમે અગડતી જાય છે ધીમે ધીમે ધીમે આ બધા પરિણામો અગળ્યા કરે છે આપણા નિરંતર અગળ્યા જ છે અને ધીમે ધીમે કઈ દખલ કરીએ છીએ પણ પાછું નવું ઉભું થાય આ લોકો આ બાવા બાવલી દાદા સુનિયાથી બધા શીખવાડવાથી દખલો વધારતી આ જો શીખવાડનાર ના હોત તો કશું પહોંચ્યો નથી તો આપણે સ્ત્રીઓ બીઓ ભણેલી નથી ને તો એ ધર્મને હમણાં સુધી એમને સમજ પડતી કે ના ભાઈ આવું ના થાય આવું થાય આવું ના થાય આવું થાય તો અને અમને તો શું કરવું તે ભાન નથી ભણ્યા જ તેનો સહજ સ્વભાવ કહેવાય અંદર સુધી પ્રયાસ કરે છે બધું ટુકડી સાહેબ એવું છે કે મરી છે આઠ દસ લાખ વર્ષ પછી તીર્થંકર થવાનો હતો આઠ દસ લાખ વર્ષથી પછી તીર્થંકર થવાનું કે ઋષભદેવ દસ લાખ વર્ષ પહેલા ગણીએ થઈ ગયેલા થઈ ગયા હા તો મરીચીને સીધા દસ લાખ વર્ષ પછી થશે એ કેવી રીતે કહ્યું આપણું કરવાનું તારે જ વસ્તુ દેખે ને એક એનું થવાનું બધું દેખી દેખી શકે પછી કરવાનું ના રહ્યું ને પેલા કરવાનું કરવાનું છે દેખી શકે એ શું શું કરવાના છે ભાઈ દસ લાખ વાર અમને બધું દેખે તાર દસ લાખ વાર દેખીને દેખી શકે એટલે આજે મહાવીર તરીકે ના દેખે હા મહાવીર તરીકે ના દેખે ઇવોલ્યુશન દેખે એનું એનું ઉત્ક્રાંતિ કે જે શું થવાનું છે દેખે હા પણ છે તો પણ પેલો પછી એને કરવાનું ના રહેતું એ તીર્થંકર થવાનો તો પેલા આગળ કે કરવાનું રહેતું જ નતું ને પેલાનું જો નક્કી જ હોય દસ લાખ પછી શું થવાનું છે માણસ બધું ઘડેલું જ હોય છે માણસ તો શું કરવાનું રહેતું પણ તોય છતાં એમાં શું ફેર પડ્યો કશો ફેર પડ્યો નથી એ વહેલો વહેલો જઈ શકે એવો હતો આ મંગળવારથી જ ચોઈસમાં થયો તો એને પછી પેલા બોલ્યા પછી હોભર્યું બરોબર બોલ્યા પછી પછી એનો તરફ ખબર પડી મને મારા દાદા તીર્થંકર ચોરી પર તીર્થંકર કહે છે જો મારા ફાધર પૂછે છે તે ઘરે મારા દાદા એમ કહે છે કે ચોરી પર તીર્થંકર છે હું ચોરી તીર્થંકર થવા છું એ તીર્થંકર છે હું તીર્થંકર દાદાને એમ તો લાગ્યું છે કે હું આમ કહીશ ને હોબર છે માટે આવું થશે એવું બધું દેખાયેલું ને મને નહીં દેખાયેલું હા દાદાને દેખાયેલું ને તીર્થંકરને તો દેખાયેલું ને તીર્થંકર ને દેખાયેલું નહીં એ તો બોલી ગયા તમે બોલી ગયા પણ આ વહેલો પરિણામ બદલાયો પછી પછી તીર્થંકરે વિગત કરી છે વિગત વાર ત્યાં વહેલો હોય પણ અભળી અને પરિણામ બદલાયા કે એ તીર્થંકર હું વ્યવસ્થિત નથી વ્યવસ્થિત કાંઈ વ્યવસ્થિત કાંઈ આવ્યો આવ્યો પેલા નથી. પેલા ચોવીસ માં જ પહેલેથી જ કહી દીધું પછી કેમ બદલાયું ઋષભદેવ દાદા કહ્યું કે ચોવીસમો તીર્થંકર તેર મહિના થયો અને પચીસ મહિના થયો હા, હવે ચોવીસ પણ તા- તો પછી એના પરિણામ કામ બદલ્યા બોલાય એ વ્યવસ્થિત છે બોલાય, તમે કહો છો વહેલો થવાનો કે મોડું થઈ ગયું હા, વહેલો થવાનો હતો તેને લઈને પછી પછી એનો બોર્ડ પડ્યો કે આ સાંભળવાથી એના પરિણામ બદલાયા. એટલે પરિણામ બદલાયા. એના પહેલું બોલે ને પરિણામ બદલાયા તેથી ભલે તે ચોઈ પણ થવા નહીં તો વહેલો પણ ઋષભ દાદા એમ વિચાર્યું સાતમા કાળે એમ ચોઈસ માં સાંભળ્યું તો પેલે પછી ને મારી છે સાંભળ્યું તો પછી એમના બોલ્યા પણ તમે પણ અમને તો જેટલું શરીરનો સવાલ હોય જોયેલું હોય બીજું કઈ ઊંધું નહીં નક્કી થયેલું છે તમારે તમે નક્કી થઈ ગઈ પછી લોકોને કરવાનું રહેતું નથી ને કશું કરવાનું કશું રહેતું નથી ને બધું નક્કી પ્રાણે ચાલે કરે તો કરવાનું રહેતું કરે છે તો કિલો નક્કી છે એનો અર્થ થયો માણસ એમ કરે બીજું ના આમ માથે લઈને ભરેલું ત્યાં લીધે બધા અવતાર વધે બધા ફરી ગઢેડા થાય સાધુ થઈ બધી ગઢેડો થાય જે નિષોધમાંથી વ્યવહાર વ્યવહાર રાશિમાં આવ્યો તે મોક્ષે ધ્યાન જતા વ્યવસ્થિત છે તો માથાકુટ માથાકુટ ના કરતો મુશ્કેલ થાય માથાકુટ કર્યા વગર રહે જ નહીં સત્સંગ સત્સંગ બધું આવ્યું તો ના કરો આ સત્સંગ કે માથાકૂટ જ છે પછી તો પછી તમારા હિસાબે આ સત્સંગ માથાકૂટ જ છે ને ખોટી જાય તમારા હિસાબે તો પછી સત્સંગ એ માથાકૂટ જ ને ખોટી આ સત્સંગ માથાકૂટ કરવાની જરૂર નથી આ તો ઊંધું કર્યું તેથી આ થતું કરવું પડે <laughs> કીધું ના કર્યું તો તમને કેવી પડશે પોતે આત્મા ધીમે ધીમે ફળ વાગડી ગઈ છે પહોંચી જશે ફળ નીચે નિરંતર વાગડ્યા કરતી અને એને ટાઈમ જશે પહોંચી જવાનું પાણીમાં પડવી જોઈએ ને તમે સવાર સવાર જો કુંડ હોય તેમાં તમે ફાળ ફાળ ચોપડી મોકલજો મૂકજો ભાઈ તમે પાણી પડાવે બેઠા પણ કુંડ હોવો જોઈએ દાદા પાણી હોવું જોઈએ ને પાણી હોવું જે પરિણામ થાય છે ને થાય પણ આ તો સંસાર છે અજ્ઞાનતાથી અજ્ઞાનતા ઉભું કરીને નોમ પાડે મા બાપ શું કોઈને બોલાવડાવીને અને નામ પાડે બાબુભાઈ બધી લોકો કે બાબુભાઈ પોતે બધી માની લે બાબુભાઈ કેટલી ઉપાધિ આપે સરકારે માન્ય રાખ્યું ના બાબુભાઈ આ બધા સંસ્કાર જીવ નિકોજમાંથી આવ્યો સંસાર લેવાનો હે પછી એને વ્યવસ્થિત લઈને જ આવ્યો છે આટલી માથાકૂટ કરશે તારે આટલો સત્સંગ કરવો પડશે સત્સંગ કરવા આવ્યા હતા ત્રિકોણદાસ તમારી ગેરહાજરીમાં આવ્યા હતા પાછું જ જાગા કર્યા કુંબડું પાણીમાં નાખ્યું હવે ઓગળે છે ધીમે ધીમે ઉર્દુ પણ નવું નવો મેલ ચોટતો હશે ના એને જો તીમડા ચોટે તમે ડુંગળું જીતી છે ને અને આ તો પહેલેથી ચોંટાડીને આવ્યો નિગોદમાંથી આ નિગોદમાંથી એ ચોંટાડીને આવ્યો એ તુંગડું નિગોદમાંથી આવ્યું બહાર તારે મસાલો ચોંટાડીને લઈને આવ્યો લઈને ક્રમ છોડી દઉં છું મુક્તિ જ થાય જેટલા જોઈએ એટલા રસ્તે જનારા બધા સાક્ષી જાતે કેટલા કેટલા હોય જણાવો બધા દાર્શનિક છે મુશ્કેલી વાળું છે એ ભૂલવા માટે કર્યું એમનો પ્રશ્ન બરાબર છે બધું વ્યવસ્થિત કારણ કે નક્કી અને વ્યવસ્થિત પ્રાણ થયા કરતા એવું જવું એવું છે કોન્ટ્રાડિક્ટરી થોડું લાગે છે થોડું કોન્ટ્રાડિક્ટરી લાગે વ્યવસ્થિત હોય તો પછી આ બધું કરવાની કઈ જરૂર આ બી વ્યવસ્થિત એવું માની લેવું પડે કે આ બી વ્યવસ્થિત માં હા તો વ્યવસ્થિત નથી નિયતિ વાત થયો એમ બધું નક્કી જ છે એમ వేరు తీరు నర తీరు నాని ఏది లెన 1000 వక్ పక్షి విస్థాపన చేయను సహాయకారణ కొరకు కార్యకారణ కుదత నరే ఏ దివనై ఏది లాది వదితే ఏది వదైతే దాగనతి ది ఏది దిస్త కలి అనుదన అనుదైతే సికే సంకే ది నియతి అంటే అడ్వాన్స్ మా బదు నిర్మాణం థైయెది తో నియతి ఏక అనం కే నియతి తోనతి నాయ్ ఓయ్ ఓయ్ బాపోయ అనౌ రోటే పేర్ లేదు એટલે બધું પૂર્વ નિર્માણ થઈ ગયેલું છે સમુચ્ચય કારણ થી થયેલું શું કહ્યું સમુચ્ચય કારણ નિયતિ એટલું કોઈ કારણ નથી સમુચ્ચય કારણ છે ફેડરલ લોકોજી નિયતિ વાત હોય થઈ જાય એમથી વાત એટલે માણસ તો બધું નક્કી જ થયેલું હોય છે એડવાન્સમાં એમ પછી એની કરની છૂટ જ ના રહી નિયતિવાદ એટલે નસીબવાદ પ્રારબ્ધવાદ એમ કશું જ નહીં નિયતિ પ્રારબ્ધ નથી પ્રારબ્ધ એ વાત ખોટી નિયતિ બધું જુદી છે નિયતિ તો એ જે પ્રવાસ ચાલી રહ્યો છે તે કોઈ નિયતિના કાયદાને અનુસરી ચાલી રહ્યો છે આ સંસારનો જે પ્રવાસ ચાલી રહ્યો છે જીવોનો તે નિયતિના કાયદામાં છે નિયતિના કાયદામાં છે પણ બીજા પોઝિટ બધા બહુ આવે છે કાળ કાળ છે બધા બધા બહુ પોઝિટ આવે છે સમુચય કોની છે આટલી વ્યવસ્થિત પેટામાં પ્રાર્થ આવે અંગ્રેજીમાં ફેડરલ બજેટ કે ફેડરલ બજેટ કે ક્યુમ્યુલેટિવ કલેક્ટિવ ક્યુમ્યુલેટિવ કલેક્ટિવ ભણેલા બધું આવું મોટી છે હું બેનર <laughs> આ બોલે તો નહીં જ કરતો કપાસના કારણે આ સમુચય આટલું બધું સમજાતા સમુચય ની શું છોડી દો ને એને મેળો જે હશે તે બે છે તમારે કોર્પોરેટ સમુચય ના સમુચય શું કરવું છે સમુચય ને કરવું છે શું દુશ્મન છે એટલે હિસાબ અમારે બધા માટે કારણ કે અમારા પછી લડું ના થાય ભવાડો થાય તો ભરોઈ થાય ને ભરોઈ થાય એટલે આપ્યું કે નિર્ભય એટલે આપણો રંગભૂમિ છે નિર્ભય એટલે આપણા રંગભૂમિ રિલેટિવ તમારે બાવડું ફાળો આવ્યો કે બાવડું વેર તે બચવો આ વેર બચવો ને ખાલી મારી ભગવાન જે બચ્યું હતું એ રીતે તમે બચવો હા હું મેં પૂછ્યું છું માણસ સ્ત્રીઓ પુરુષો બધા આ કપડા ભાઈ ભરી છે તને દેખાય દેખાય કેટલા દેખાય દેખાય પછી પૂછ્યું આગળ તાકે ચોપડી દેખાય તેથી આગળ તાકે વાંચાડા એ બધું કઈ બધો મર મર બધું જ દેખાય છે મને બોલો આવી જાગૃતિ રહે તો માણસ આકાર જે છે કે છે આ દાદા વિચારું બહુ છે શું છે દાદા વિચારું અને બધા કચરો બધો આખી દુનિયાનો કચરો આ ગરીબ મળશે પછી પાછળ પસ્તાવું પડે છે મોહ કરી રહી બાંધે પસ્તાવ પસ્તાવણ થાય છે પસ્તાવ એટલે શું પછી મેં દંખ્યા કરે બધું બધી દંખ્યા કરે દંખ્યા કરે એના કરતા જાગૃતિ હોય તો છોકરાઓને કે કરે અને દાદી કરે નહીં તો નહીં તો કરે મેં કરું દાદી કરજે આપણે વાંધો તો નહીં દાદી એટલે નિકાલી બાબત વાદળ ના હોય તો બધા મહોત્સવ તૈયારી વગેરે અંધારો બાકી છે આ દિવસ ગયા પછી એકસો આઠ દિવસે બહાર ગયા બાર તો હજારો થયું અત્યારે બહુ ગયા અત્યારે અગિયાર છ ઓગણીસો સિત્યોતેર મામાની પોલ દાદા દરબાર આત્માની અનંત જ્ઞાન અનંત જ્ઞાન શક્તિ તેના આધારે છે દરેક ના વિશે ખુલ્લા કરે નો ધણી એ બહુ છે ને વિજય શક્તિ એ બહુ છે વીર્ય એટલે શક્તિ તાકાત ઉર્જા ગુજરાતમાં ગુજરાતમાં કહેવાય ગુજરાતમાં એટલે હું હું ચંદુભાઈ હું કલેક્ટર છું એ શું કહેવાય હું તો મૂળ ગીરો આત્માની માને અવિનાશી માને છે એ તેથી મૂળાત્મા કરવો બહિર્મુખી કરો જ્ઞાની પુરુષને ભગવાનનો પ્રસિદ્ધિ કરાવડાવે પરમાત્મા પરમાત્મા છે અને એને મારું મારું બધું ન એવી જાત પ્રસિદ્ધિ કરાવે ત્યારે હું પણ છે તે પરમાત્માનો અભેદ હું પણ પરમાત્માનો અભેદ છું સંપૂર્ણ અભેદ ના થાય પ્રતિથી ભાવે અભેદ થાય પ્રતિથી ભાવે પ્રતિથી ભાવે પછી પછી જ્ઞાન ભાવે થાય એનું પ્રતિતિ ભાવે અને પ્રતિતિ બેસી જાય હું પરમાત્મા છું પ્રતિતિ બેસે ત્યારે ભેદ થાય બેસી જાય અને આ પ્રતિતિ છે આ મિથ્યા પ્રતિતિ એ ઉપર જ શું લાગે છે બધું <coughs> એ જ રોંગ બને હું કલેક્ટર છું એ રોંગ હું બાયર ગરીબ છું એ રોંગ બધી રોંગ બની તો એક્સેસ લાગી કરી આપે એક્સેસ કરી આપે તે પોતે કરવાનું પોતાનું જ્ઞાન બુદ્ધિ કરે સંશય રહિત થાય સંશય રહિત નિશંક થાય ત્યારે કામ અનંતતાના સંશયો ભરેલા છે ત્યારે પોતે સંશય રહી થાય પરમાત્મા પરમાત્મા છું એ શ્રદ્ધા જે રહે છે રામ મિલી તો વ્યક્ત ગઈ છે રાઈટ મિલી પૂરું કરું છું તમારે એકાવન થી ઇકોતેર સુધી સાચું છે ઝીરો થી એકાવન સુધી પચાસ સુધી કઈ તમારી પાસે છે નહીં કારણો ઝીરો થી પચાસ સુધી કારણો છે અને એકાવન થી આગળ કાર્યો છે કાર્યો નાશ કરવા એ એની દવા જુદી હોય છે કારણોનો નાશ કરવો એની દવા જુદી કારણો નાશ કરવાની એની પાસે દવા નથી હોતી એ ઇફેક્ટને જ નાશ કરવો એટલે લોકો વિજ્ઞાનનો સિન્સિયરિટી જાગૃતિ ખરી પણ વિજ્ઞાન અર્થ જ ના સમજાય વિજ્ઞાન જ ના સમજાતું હોય એ તો સૂત્રાત્મા સૂત્ર રૂપે આપી ગયા ને આયુર્વેદનું હવે સૂત્રોની સ્પષ્ટતા થવા માટે બધું ખોડ નાના છોકરા સમજે એવું એને એને જેટલો સિન્સિયરિટી મોરાલિટી બધી ફોરેન લોકો એક્સેપ્ટ કર્યું અહીં હિન્દુસ્તાન જે શિક્ષા એડિટ મારેલી છે તે ઘણો ઘણો માલ લઈ ગયા તમે સંહિતા બધી થઈ જશે હોય અને આ સંસાર એ તન્માયકા પ્રવૃત્તિનો માર્ગ નથી આ રિલેટિવ છે રિલેટિવ હા રિલેટિવ એટલે સુપર પ્લુરસ સુપર પ્લુરસ હા ઉપર ઉપર હે હા આપણે આપણી એક ઘેર પોતાની સ્ત્રી સ્ત્રી જોડે ત્રિકોણ રાખી બીજી બધી સ્ત્રીઓ જોડે જય સચિદાન બોલાય જય જય બોલાય બધું બોલાય તો પણ ચૂકણ ભેદ રહેતો કેવું બોલાય કે બોલાય હે ના બોલાય બોલાય કેટલીક સ્ત્રીઓ એક પછી ને પછી સ્થાપન કરી બધા બધા જોડે છે પોતે પોતે સુપર ગુગલ બેકર જેને આવે છે એ બધું કરી શકું સંજ્ઞાની ક્રિયા કેવી રીતે નકામી જાય છે સંજ્ઞાની ક્રિયાઓ બધી નકામી જાય એવી રીતે નકામી જાય છે ત્યાં કે વાંદરો ભણે દોડ્યું શું ભણે દોડ્યું વાંદરો દોડ્યું આમ થેલો થેલો પાસે પડ્યા આગળ મૂકતો જાય વળતો જાય પણ વળેલું દોરડું આગળ પડતું જાય ત્યારે વાસડો ચાલતો જાય એટલે આ જતું વળે એટલું પેલું વાસડો ચાલતો જાય મજે કેટલું હોય એવું મધરો વળે અને વાસડો ચાલે એવું આ જગત છે શું કે જ્ઞાની પુરુષો એ ભૂલ ન કરે જો વાસણો જાય તો મહેનત કરી ને બીજી મહેનત કઈ છે બધું નકામું જાય છે તમને થોડું રાખેલો નફો થયેલો એ વાસ્તવિકતા જાણી નથી બધું દ્રષ્ટિબિંદુ જાણ્યા છે દરેક દરેક સંત પુરુષે પોતપોતાના દ્રષ્ટિબિંદુનું એ કર્યું છે અને <coughs> અને પરમાત્મા પ્રધાન થઈ ગયા વાસ્તવિકતા તો જ્ઞાની પુરુષ હોય તો વાસ્તવિકતાની વાત સંભળાય કે ખરેખર હકીકતમાં શું છે આ તો દેખાય છે ધીમી પોઈન્ટ છે ધીમી પોઈન્ટ ખોટું તો કહેવાય નહીં કોઈ માણસ એની વાઈફને કંઈક અમારા વાઈફ છે તો આપણે કેવી રીતે ખોટું અમારી સાસુ છે એવું કહેતા ખોટું કેમ વ્યવહાર છે વ્યવહાર છે ખરી રીતે તેમ નથી વાસ્તવિકતા બિલકુલ અને વાસ્તવિકતા જાણે સિવાય કોઈ માણસ સ્વતંત્ર થઈ શકે નહીં બાકી જગત સ્વતંત્ર જ છે ઉપરી પણ છે એનો કે તેની ભૂલો અને બ્લન્ડર બે જણ ઉતરી છે કોણ કોણ કરીને ભૂલો અને બ્લન્ડર બ્લન્ડર શું આવડતું એ હું ખંડુભાઈ છું ને એ જ બ્લન્ડર મામા થયો અને કાકો થયો અને ખાધક થયું બધું એ ખંડર અંદર તૂટ્યું તો જ્ઞાન પ્રગટ પ્રગટ પછી તમને તમારી ભૂલો દેખાય એ ભૂલો ભાગમાં નહીં તમારે ત્યાં ભૂલ દેખાય નહીં પોતાની ભૂલો પોતાને દેખાય ત્યારે માણસ પરમાત્મા થાય પરમાત્મા હા પોતાની ભૂલો જ્યારે પોતાને દેખાય એવું નિષ્પક્ષપાત ઉત્પન્ન થાય ત્યારે પોતે જ પરમાત્મા થાય ત્યારે તો તમારી પોતાની ભૂલો થઈ હોય પણ જજમેન્ટ કેવું આવવાનું તમે પોતે જજ તમે પોતે વકીલ ને તમે પોતે આરોપી જજમેન્ટ કેવું લાવે પક્ષપાતી હા તમે તમે જજ ને તમે વકીલ તમે જ આરોપી એટલે ગુનો ગુનો કબૂલ કોઈ કરે નહીં પેલા જજ કબૂલ કરે ગુનો તાર બધા વકીલ કે હા મેં આ તો ચાલ્યા જ કરી ગયા છે એટલે ગુના ગુનો થવા દેખાય નથી એટલે જજમેન્ટ ક્લિયર જોઈએ એટલા માટે ન્યાય દર્શન આપ્યું છે આ બધું ન્યાય દર્શન સસ્તા કર્યું પછી જજમેન્ટ ક્લિયર થાય કર્મ સંસ્કારનો લઈ થયો ખબર છે તો શું કહીએ જઈએ કર્મ સંસ્કારનો લય થયો એ ખબર સી રીતે પડે લય થયો તે આપણે એની જોડે એના કર્મ એટલે શું સંબંધિત ભાગને કર્મ કહેવાય શું કહ્યું સંબંધિત ભાગ સંબંધિત હા એટલે જેના સંબંધમાં આપણું કર્મ હોય ત્યાં રાગદેશ ન રહે તો આપણે પણ કોઈ લઈ થઈ અને આપણને અણગમો તૈયાર કરતો હોય તો જોવાનું બધું કર્મ ની સત્તા છે કાં તો ઉલ્લાસ આવતો બહુ ગમે કરતું તો બધું આકર્ષણ થતું હોય એક વાર દળગમો થતો હોય તો આપણે દળગમો કરવાની સત્તામાં છે પણ રાગ ને સત્તા પડે એટલે કપડો દીકરો રહ્યો નહીં નહીં તો જમે એક રૂપિયો હોય કે આઠ ના ઉધાર હોય પણ તમે ચોપડો શું કહ્યું નહીં તો ચોપડો નહીં નામ નીકળી જાય બીજું પૂછવા આવે ચાલો આવ્યું છે એવું ખબર પડે બધું જ ખબર પડે જો તમને ઉલટી થવાની થાય ને પહેલાં ખબર પડી જાય કે ઉલટી થાય એવું થાય ઠંડા જવાનું થાય તે પહેલાં ખબર પડે કે ઠંડા જવાનું તેથી ઉડે નહીં તો ના ઉડે બધી જ ખબર પડે આત્મા છે તે બધી જ ખબર પડે અજ્ઞાન દશામાં ખબર પડે છે ઠંડા જવાનું તે આલી કે આલી કે ખબર પડે ને સવારી આલી સવારી આલી ખબર પડે બધું જ ખબર પડે નહીં તાવ ચડ્યો તે ખબર પડે ઉતર્યો ખબર પડે બધું ખબર પડે મારા વાંચા છે તે ખબર પડે વાંચા નથી તે ખબર પડે મારી જોડે વ્યાર બંધાય છે તે ખબર પડે પણ પોતે પોતે જો જોવા માંગે તો તપાસ કરવા માંગે તો તપાસ ના કરવા વાળે તમને હું કાગળ તપાસ ના કરે તો થોડું થોડું ખબર પડે થોડું તો બધા નહીં ખબર પડે સંદર્ભ નાનું છોકરું આમાં કાઢવા માંગે નાનું છોકરું કાઢે છે ના ખબર શું બીજો કઈ શબ્દ પણ બ્રહ્મ છે શબ્દ મંત્ર શબ્દ છે ને પણ બ્રહ્મ જ છે શબ્દ બ્રહ્મ છે હા શબ્દ બ્રહ્મ એટલે શું પાનમાં રણકાર થયા લાગે એમાં આપણને શું સ્વાદ આવે યથાર્થ બ્રહ્મ છે શું કહે એવા બધા બહુ ભ્રમ છે શબ્દ ભ્રમ નાદ ભ્રમ શબ્દ ભ્રમ એવા બધા બહુ ભ્રમ છે પણ યથાર્થ આસપાસ છે યથાર્થ જે ગમ્ય છે શાસ્ત્ર ને ઉતરી શકે એમ છે નહીં અવર્ણનીય છે અવસ્થીય છે જ્યાં શબ્દ પહોંચી શકે નહીં ત્યાં દ્રષ્ટિ પહોંચે નહીં અને નિર્લેપ ભાવે એ લોકો સત્સંગ જ ભાવે નિકાલ થઈ ગયો સમજ્યા પછી નરસિંહ મહેતાએ કહ્યું હતું તમારું ગાયું ઘાસ છે તે ઘણા આગળ સમજીને ગાશે તો ખૂબ જાય સમજાય વગરની બધી ક્રિયા નકામી જાય મોક્ષમાં મહેનત ના હોય મોક્ષમાં જવા માટે મહેનત ના હોય સંસારમાં ભૌતિક સુખો વધુ જોઈતા હોય એવું તેવું હોય તેના માટે મહેનત છે મોક્ષ સહજ હોય સુગમ હોય સુલભ હોય પણ તેની દુર્લભ છે તે પ્રાપ્તિ જેનાથી શીખે એના જ્ઞાની પુરુષો સુકર સેવો હોય છે ત્યારે આપણું અજવાળું કામ નીકળી જાય પછી ભગવાન સુલભ છે સહજ છે સુગમ છે કષ્ટ સાધ્ય છે નહીં લોકો કેટલા કષ્ટમાં પડ્યા છે હવે કષ્ટ સેવા નહીં ગયેલા કઠોર તપ કરવા ગયા ગયેલા નહીં કઠોર નહીં પણ તપ તો કરેલું છે તપેલા ખરા હા હમણાં તપેલો છું હમણાં થોડા દાડા પડે બહુ સરસ એટલી જ આપણે જો શીખવાની છે એને શીખવાડીએ દોષના લેખાય ગમે તેવો છે ગુણ ના દેખાય તેનો હતો ને દોષ ના વૃક્ષ જરૂર છે કે સંસાર ખાવે છે અનંત અવતારથી કંટાળેલા જ છે હવે અનુભવ મળે એવું પાડીએ છીએ કંટાળો ના ચૂકે ખાવાનું <coughs> પણ